દુનિયાનું ગમે તેવું મોટું મુસાફરી હોય એ કઈ ચોરી ગયું એટલે પોતે જ ગયું એટલે કરતા મેટ વાતો કરે એવું કે શું કે મેટ વાતો ધરતી નહીં વિચારવાનું હું કહું તેને દેખાતું નહીં તેને શું થાય કદાચ કેટલાક દેખાય સારા વિચાર તમને એવું સમજાય ચોરી ચોરી કરી દાદા અઘરું છે એ સમજવું અઘરું લાગતું હતું પેલા હવે હવે થોડું સહેલું લાગે બાકી બહુ અઘરું છે ચોરી કરી એમ કે લાભ થયો મારી ચોરાઈ એ મારો લાભ થયો આ તો એમ કે વિરોધાભાસી વાત લાગે આવી <laughs> સાંભળી અને લાભ ને માનતો થયો બીજા માણસ નુકસાન જ માને છે તો ચોરી પેલા ને થઈ પેલા ને થઈ દસ તો નુકસાન માનનાર ને શું લાભ નુકસાન માનનાર ને આખો કકડાટ કરાવે નુકસાન થયું નુકસાન ઉપર નુકસાન અજ્ઞાની બે ખોટો થાય જ્ઞાની એક જ ખોટ થાય કે લમણે લખેલી ભાઈ લમણે લખેલી ખોટ હોય તે જ્ઞાની એક જ થાય બીજી ના થાય આપડે સત્તાવન રૂપિયા પાંચ લાખ ગયા એને ના થાય એ ઘટના તે શક્તિમાં ગયા એ બધું વડરમાં ચોરી ગયું તેને ગજુ ગભરાયું થઈ દાન કરીએ તો શું થાય દાન કરીએ તો દાન કરીએ તો મત એટલે આપડે ઓલ્ડ વાપસ થયો ભૂલો ચોરી કર્યું તો બે કરાવવું પડે જયારે ત્યારે બે કરાવવાની હતી તે થઈ ગઈ આપડી ખબર ને બાકી છોકરા ના કરવું કરે આપડે આપણે જ કરવું પડે એના કરતા પૂરું થઈ જાય ચિંતા છે અને દાન કરવું એ તો આપણે બધું ઓવરડાક કરાવવું અત્યારથી કઈ દાન કરવામાં કોનું નામ દાન કહેવાય એ કોઈ પણ જીવને કઈ પણ દુઃખ એનું ઓછું થાય એને માટે આપણો લક્ષ્મી મંગત્રિકાએ વપરાય એમ દાન કહેવાય એમ નામ દાન કહેવાય દુઃખ ઓછું થાય એ પ્રકારનો દાન બીજા પ્રકાર એને સુખ ઓછી રીતે ઉત્પન્ન થાય એવા પ્રકારનો દાન સુખ કેવી રીતે ઉત્પન્ન થાય દુઃખ દુઃખ ઓછું થાય એટલાનો દાન એવા પ્રકારનો દાન બીજા પ્રકારનો દાન એને સુખ કેમ વધે એવા દાન શું કહ્યું અને ત્રીજા પ્રકારના દાન જ્ઞાન દાન કહેવાય શું કહ્યું જ્ઞાન દાન તે બહોષતિ દેાયરા કો બહોષતિ દેાય તે દેલગાતી ધ્યાન આનાથી બહોષતિ દે એવું અને ધ્યાન કરકે આવો તે મને એક પધારવાથી પૂરી સમયદાન કદી આવી છે કે તમે તે નથી એટલે જ્ઞાન દાન સુધી આવવું શું કહ્યું જ્ઞાન દાન સુધી આવવું અભય દાન તો એવું છે ને કે હું પચીસ સત્યાવીસ વર્ષનો હતો ઊંટ ખગડે જી ઊંટ અમે ત્યારે બૂટમાં આપણી નીચે પેલી એ નાખ નખાતા હતા લોકોને ના થાય અને આ દમણ રસ્તા તે સિનેમાથી બાર વાગે આવીએ તો બૂટ ખટ ખટ ખટ રાતે અવાજ થાય બરાબર એટલે કૂતરા મારા ઘર આગળ બેસી રહ્યા હોય બહાર રોડ પર જી એટલે હું સમજી કે બિચારા ભટકીને રાખશે જી તે અડધી ઉગવાનો ખરેખર હું કામ છું હતો અડધી ઉગવાનો હોય ખરેખર આમ થઈ જાય આ શું એટલે હું પોલે નાખેલી બુટ કાઢીને હાથમાં કાઢી દેતો અને ધીમો ધીમો ગરમ કરી દેતો તો કૂતરામ શકાય ભાઈ ભાઈ નહીં પ્રાપ્ત કરાય ભાઈ નહીં પ્રાપ્ત કોઈને ભાઈ પ્રાપ્ત થાય તો મને બહુ દુઃખ લાગતું મારી અસ્થિતિ જો ભાઈ લાગ પ્રાપ્ત થાય તો હું કેવો એના કરતા વાઘનો ભરી લાગે છે મારે વાઘમાં ફેર રહ્યો આપણે પણ જેવા થઈ ગયા ભાઈ કેમ લાગે ઉતરેલો ભાઈ જતો રહેવું એવું આપણે એના ભાઈ જતો ના થાય આપણે એને કઈ લિમિટ તો હોય છે એ અભયદાન કોઈને ભય ના પણ મળે આપણે માગતા હોય તે ભય ના પામે એ પણ ભય ના પામે આપણે જેની પાસે માગતા હોય ઉભરણ કરવા જેની પર છતાં ભય ના આપે ને એવી સ્થિતિમાં રાખવું એવું કેવતા વાર લાગે પણ આપણા મનમાં ભાવ તો રાખવો જોઈએ મારે ભય દાન આવો તમને કેમ લાગે તમને કેમ લાગે બરાબર આ તો પરમ ઊંચી વાત છે પરમ કોટીની વાત છે અને અને અમે અમે અમે પણ પામશું અમે પણ એટલે શીખી જઈશું હા પરમ તમે અભયદાન આપ્યા છે એટલે તમારે ભય મામાની કોઈ ત્યારે જરૂર નથી તમને અભય બધાને આયા જ કરે અભયદાન તમે વિચાર કર્યા છે કરો તો તમને પણ અભયદાન આવી પડે એટલે અગાઉ કર્યા છે અમે લોકોએ અમે લોકોએ અગાઉ કર્યા છે અમે લોકોએ એટલે અભયદાન મળ્યું ના એટલે મળ્યું એટલે આપણે મારું કેવું કે તો આપણામાં અભયદાન આપશે તો આપણને ભય કરનાર મળી આપશે આપણને ભય નહીં કરવા માટે કોઈ તમે આ જ્ઞાન લીધું ત્યારે અભયદાન ની શરૂઆત થઈ ગઈ અમારી અને એ અભયદાન ચટણી જોડે ગાડી અથડાય તો એ અભય રાખે ગાડી અથડાય તો પણ અભય લાગે મૃત્યુ સામે આવે તો પણ અભય લાગે ખાલી કમી ફરી ગયું કમી ફરી ગયું આ વાણી એટલી મધુર છે આ વાણી એટલી મધુર છે કે સાંભળતા એની તૃપ્તિ થતી નથી આ જ્ઞાની ની વાણી તો તો ભગવાન ની વાણી છે ઉગતા જ નતા અમદાવાદમાં મારા સાડા બાર વાગે સાડા અગિયાર થાય ને એટલે ગાંઠ બંધ કરી દઉં તો કહે જ નહીં પણ આ બધા પેઢે માં આવે દસ પંદર હજાર તો પછી વેપારી શું કે ગુરુવારી કે હરા તો વાણિયાનો દીકરો થઈને છતાં ડભો તો અગાઈ જાય કારણ કે મારી ભૂલ થઈ છે કેટલી બધી માથાખોડ કરે બેન અક્કલ નથી એમ કે ના ના બધી એટલી બધી માથાખોડ કરે એ છોકરો બિચારો મેં બ્લડ થઈ જાય છે એટલી માથાખોડ કરે ને જી જી આ કાયદો ની હિંમત નથી ખરાબ હા અને તેના તેના ભાણા પર જમવાનું સારું ના હોય કોઈને ટેબલ ખગડાટ કરતું હોય <laughs> ટેબલ પર જાય કે આ ડબોળ પંદર હજાર આપ આવ્યો આવડો મોટો થયો પેલા બહુ ખબર છે એ વાત મારા ભાઈ ડબો ડબો કરે હરા લાખ બગાડવા દે મારા બે લાખ જણે એ ગ્રહ ના હોય એ રીતે આમ ગ્રહ બની બરાબર હવે બધું જમે થાય બધું જ જમે બધું જ જમે થાય શું થાય શું ટેબલ બગડે ખરું રસ બધું બગડે ખરું જમા થયેલું જોડે તો આ બેન કે છે જીવ બને જ નહીં એનો જીવ બને જ નહીં પછી રસોઈ છે અને મને કહો તમે કે તમે શી રીતે આમાં સમતા ભાવ રાખીને કોઈ આવા મોટા જગતમાં પણ બોધ કળા અને જ્ઞાન કળા જ્ઞાન કળા મોક્ષે લઈ ગણારી બોધ કળા સંસાર ને તાર મારી શું કહ્યું બરોબર ને એ બંને કળા હોય આપણા દાદા આ તો આ તો સામાન્ય સમજની એ વાત લાગે જ્ઞાન કળા જ્ઞાનની વાત તો ઊંચી વાત કદાચ કહેવાય પણ આ તો સામાન્ય સમજથી સમજાય કે ડબલ ખોટ શા માટે ખાવી આ તો કે છે સામાન્ય બુદ્ધિ થી પણ સમજાય સમજ સામાન્ય સમજ થી સમજાય કે ડબલ ખોટ શું કામ ખાવી કે સાધારણ બુદ્ધિ ચલાવીએ સમજણ ચલાવીએ તો પણ આપણા ખ્યાલમાં આવી જાય એ કે હા બે ખોટ ના ખાઈ છે <laughs> કે એક થઈ કે ભલે થઈ પણ ડબલ શું કામ ખાવ એક તો લમણે લખેલી છે તે ગાતી હવે આની પાછળ શાસ્ત્રકારો શું કહ્યું અને સંતોએ શું કહ્યું ભાઈ બધું કપાઈ જાય ક્ષમતા રાખવી શી ક્ષમતા આવું બાડું કરો ધર્મ ધ્યાન તમારે લોટું લઈ ગયું ક્ષમતા રાખે જમવાનું એવું લઈ વાહન લઈ લે ક્ષમતા રાખે ક્ષમતા એમ આપી એવું કઈ બોલો કે ક્ષમતા આવી જાય એવી કઈ કલા બતાવો કે ક્ષમતા આવે ક્ષમતા રાખવાની ના હોય આ મને નથી કરવા દેવું કશું તમે કઈ એવી બોધ કળા બોલો તો તેથી અમારે કઈ ભૂલ થતું અમારી જયારે બેસી જાય બે ખોટ ના ખાય બે ખોટ નાખા આવતો બહુ બગાડી અને ઘરના માણસો ને નાખે આ તો આપવાનું આપણે માટે આપડે આશ્રય છે બધા એ બધાને સુખ આપવાનું છે એને બોધી માર માર કર્યો તો એને પણ દુઃખ ને આપણે પણ દુઃખ જયારે આગ્રહ આપતો ત્યારે મારવાનું ના હોય શું કહ્યું આપડી અણસમજણથી મારે લોકો કહે છે આવતો તો સુધરે પણ આ ભાવે સુધરે આ બહુ સુધરે આ બહુ સુંદર થાય સુંદર સુંદર છે તેથી કઈ જ્ઞાન માં કઈ ઉતવા લે કે ત્યાં બોધ કરાવવાનું એ કર્યા કરીએ જો એની ગેમ માં બેસી જાય પડી પણ એ વ્યવહારથી જ્ઞાન જ કહેવાય ને આ બોધ કળા એ વ્યવહારથી જ્ઞાન જ કહેવાય ને જ્ઞાન જ છે વ્યવહારથી પણ પેલા આત્માને કશું લેવા દે આત્માને તો આ ને હેલ્પિંગ છે શું છે અને આત્માને હેલ્પિંગ કઈ દ્રષ્ટિએ કે એના થકી ઉત્પન્ન થનારું જે ક્ષમતા તે આત્માને હેલ્પિંગ શું ઉત્પન્ન થનારી વિષમતા એ આત્મા નુકસાનકારક છે તે વિષમતામાંથી ક્ષમતામાં લાયા અને ક્ષમતા લાવી હેરી નથી લોક કે આમ થાય ક્ષમતા રાખો ક્ષમતા તો સી જ રહે મારા ત્રણ છે પાંચ લાખ નું જ્ઞાન ના હાલે તો મારી ક્ષમતા સી જ રહે સંજ્ઞા ક્ષમતા રાખો અરે સી રીતે રહે બુદ્ધિ થી એવું દેખાય ને કઈ તો કે ક્ષમતા મને રાખવાનું સમજડે બરાબર જેમ તો થાય જ તમારી એક બાજુ બીજું શું કહેતું હતું કેટલા બધા ભોળા છો તમે કે લોકો લાભ ઉઠાવે શું કહે છે લોકો લાભ ઉઠાવે પ્રકૃતિ જેવી પાંચ હજાર રૂપિયા તમે આપ્યા હોય પછી મારા હોજ રહેતા હોય

પણ માગું આપ્યા હોય તેની પાસે માગવામાં આવે એટલે પછી ફ્રેન્ડ સર્કલ ઉલટી અપાઈ ગયા એમાં દુખણા માર્યા હતા કપાયા હતા તો સંતાળીસામાં બધા ના બધા આવવા ના પડ્યા એટલે મારા ભાઈ કે જુઓ તમારું પણ ખુલ્લું થઈ ના થઈ ગયા ત્યારે મને જરા એવું લાગ્યું કે ચાલો હું ક્ષેત્ર આવ્યા ના હોત સારું પડે ચાર કઈ વિચાર નહીં કર્યો તે પણ વિચાર આવે ખબર ને ભાઈ ભાઈ દંગ રહ્યા કરતો હતો બીજા લોકો નહીં છેતરાતા હોય અને પછી મારી પાસે જે લોકો આવ્યા છે હાવ આખી દુનિયા છેતરેલા છેતરેલા બહુ છેતરેલા આખી ઓમ આખી દુનિયા છેતરેલો અને તે છેતરેલો જબરજસ્ત છેતરેલા છે આપણે તો આપણને છેતરા તો આવડી પણ વળે ના આવડી છેતરનારો છેતરાય છે એમ કેવાય છે ગુજરાતમાં માન્યતા હંમેશા છેતરાય સુખી થાવ છેતરાઈ ગયું એક દાડો તમે ગોલ ઉપર પહોંચશો શું કરો ધર્મ આવી જગ્યાએ છેતરાયા ધર્મ છેતરાયા શું છેતરાયા પણ છેતરાવો તો એક દાડો ગોલ ઉપર પહોંચશે પણ ના ખોટું છે આ બધું કરીને એવું મારવા ના કરે શું કરો ગોલ નહીં મળે જતા જતા જતા આપી સમજ્યા એટલે ગાંધીજીની આ થિયરી બહુ સુંદર હતી એવું મારા જાતનો વિશ્વાસ અને એટલો જ હું વિશ્વાસ હતો હજુ એટલો વિશ્વાસ ગાંધીજી એમ કેતા કે શરીરમાં જે સ્થાન શ્વાસનું છે તે સમાજમાં વિશ્વાસનું છે હું દરેક દરેક માં વિશ્વાસ મૂકું છું દરેકમાં મને હું ટોલ કરવાનું મન થયું એક માણસે મને એવું કહ્યું એટલો બધો હોશિયાર આટલું બધું હોશિયારી હોવા છતાં મને છેતરી ગયું આખી જિંદગી છેતરી જ કર્યું ના છેતરાવાની કળા વાળો આખી જિંદગી છેતરે છે આખી જિંદગી છેતરે છે છૂટકો જ નથી કૃષ્ણ ભગવાન હું કીધા હતા દાદા એ આશીર્વાદ આપ્યા તો આશીર્વાદ આપ્યા આપણે કહ્યું કે છેતરાયા સિવાય છૂટકો જ નથી તો એ તો આશીર્વાદ આપ્યા રામભાઈ કે આશીર્વાદ આપ્યા છૂટકો જ નથી છેતરાઈ આપે જે કહ્યું કે આખી જિંદગી છેતરાઈ એ તો આપી જ વાત હતા છેતરાય હશે રહે નહીં માણસ ને એટલે છેતરાયમાં નવી ના માનવી આ એક તમે ટેક્સ છે શું કરું ટેક્સ છે એ વાત સાચી ટેક્સ છે કોનો ટેક્સ આ ટેક્સ તો બરાબર તારેમાં નથી મને બહુ બુદ્ધિશાળી હા કોઈ છેતરા ને એવું મને કે છેતરી જાય તું આખી જિંદગી છે તું છેલ્લી વાર કઈ ઉપાય છે મને હજુ છેતરી જાય એવું આ જગત તમને નહીં સમજાય world is the puzzle itself. તેથી અમે શોધખોળ કરી નથી પધર જ ઉભા થયા કરાવો સભાવતી જ પધર ચાલી ગયા પધર જ ઉભા થયા કરવાનું એટલે હું તમને જ્ઞાન આપું બધા પધર સોલ્યુશન અને આ જ્ઞાન ના હોય તો આ પધર માં ડિઝોલ્વ થઈ ગયું છે ડિઝોલ્વ થઈ ગયું સાધુ તમને બધા પધર માં આ બેન પૂછે આ જગત કોઈને છોડે એવા નીકળી રહ્યા છે કે મોટા મોટા બુદ્ધિ એમને લાગે કે બુદ્ધિ કામ શું લાગે અત્યારે એવું છે કારણ કે આપણે થિયરી કરવી છે બુદ્ધિ જોડે માટે બુદ્ધિ પોતે જ કરવાથી શું છે બુદ્ધિ હતો તમારે એક થર્મોમીટર જોઈ લેવાનું ખરાબ બુદ્ધિ ઉત્પન્ન થાય આપણા ખરાબ વિચારો ખરાબ બુદ્ધિ જરાક પ્રકાશ એ શું કરે જરાક સંજોગો ભેગા કરી શું કરે ખરાબ સંયોગો ભેગા કરી ખરાબ સંજોગો ભેગા થશે એવું આપણે સમજી લેવાનું શું ખરાબ વખત આવ્યો છે તેમ સમજી જવાનું કમિંગ ઇવેન્ટ કહેવાય છે શું uh, uh, uh, આ જોયા કરવાનું પણ હા મારું કહેવાનું આ તો આપણે જ્ઞાન ના હોય તેનું વાત કરીએ ત્યાં જ્ઞાન હોય તેનું કુછ કરવાનું બરાબર જ્ઞાન ના હોય ને બરાબર ત્યારે બુદ્ધિ ખરાબ ચાલે સાચી સમજી બધું ફેરફાર થવાનું થયો ત્યારે એમ ના પૂછવું છે કે મને આમ કેમ થાય છે એ થાય ફેરફાર થવાનો થયો તે શું કહે વાયા પછી તો આવે જ ને એક વાર વાયુ પછી તો ઉગે જ ને અને સદબુદ્ધિ કોઈ કરતો ભાઈ આવે ભાઈ ભાઈ ભાઈ ગાડી આપે છે સમ્યક બુદ્ધિ ને સદ બુદ્ધિ સદ તો સમ્યક બુદ્ધિ શું કરે સમ્યક બુદ્ધિ હોય નહીં માણસ સમ્યક બુદ્ધિ ઓછી હોય બહુ સદપુરુષો ચહેરા ને તેના પછી થોડી સમ્યક બુદ્ધિ ઉત્પન્ન થયેલી હોય પણ સંતપુરુષો હિસાબ સમ્યક બુદ્ધિ વાળા હોવા જોઈએ બરાબર બાકી સદબુદ્ધિ હોય સદબુદ્ધિ અને સમ્યક બુદ્ધિમાં ફરક તો સદબુદ્ધિ અને સમ્યક બુદ્ધિમાં ફરક શું Thank સદ બુદ્ધિ હોય ને એનો સદ વ્યવહાર હોય શું હોય સદ બુદ્ધિ હોય તે નહીં સદવ્યવહાર શું કે તે નહીં સદવ્યવહાર નહીં નિજ નું તે નહીં પોતાના લોકો ભાન મુક્તિ અને તરફ સમજ્યા વિના બોરાટે અને જે કલ્પનાઓ છે એમાં આ ઘટના આ ઘટના આ ઘટના તે નહીં સદવ્યવહાર સદવ્યવહાર એ નથી હે સાહેબ હવે કાંઈ કે અમે કાકા અમે તમને કાઢી બધું લખી રાખ્યું કાઢી ના રાખે સદુપયોગ કરવો ગસમત ની જે કલ્પના તે નહીં સદવ્યવહાર પણ બીજી લાઈનમાં જે આપ કહો છો ને કે અમારા પેલા માલનો નિકાલ કરવાનો છે એ બીજી લાઈનમાં આવે ને એટલે બીજી લાઈનમાં એ આવ્યું ને ભાન નહીં નિત્ય રૂપનું એટલે આ નિકાલ કરવાનો છે જે માલ સામાન અમે ભર્યો છે તેનો નિકાલ એવું છે જઈને જઈ માલ ભરેલો ભાઈ ખાને કાઢી ખાને કાઢી માલ ભરેલો દિગંબરી દિગંબરી માલ એ તો બધાનો નિકાલ કરવાનો છે એ તો એ ત્યાં આગળ જે એમાં હોય જે સંઘમાં હોય તે સંઘના પૂરતું જ તે માન્યતાઓ છે પણ જયારે સંઘની બહાર જવાનું જંગતી નિવૃત્તિ લેવાની છે એટલે એ માન્યતાઓ પર છોડી દેવાય પહેલા જે રાઈટ બિલીફ હતી તે રોંગ બિલીફ થઈ ગઈ એટલે ઘર વ્યવહાર નથી પણ એ માને ને લોકો એટલે એના કરતા અમને એ જ ખોટા છે આ ખરી રીતે રહીત વાળી બોલાવી રાજદેશથી રહીત વાળી બોલાવી ગતમત નહીં ગતને ગત છે તે લોકો શું સમજ્યા છે એ મારી નો મારી નો સિદ્ધાંત છે મારી સિદ્ધાંત ઘટાઈ નથી ને મતાઈ નથી કેટલા ઘટ છે ઘટ કેટલા એસી એસી હતા એસી ચોરાસી ચોરાસી ના પણ આ ચેતન બંને દિગંબરે ઘટ નાખે નહીં એ બે હવે જવાબ નથી મારી પાસે હવે મારી પાસે જવાબ નથી શ્વેતાંબર માંથી જુદા પડ્યા હોય પડ્યા હોય કેવડાવતા યોગી કહેતા ના કહેવાય શું તો શું કહેવાય જૈન મતલબ એ સ્વીકારો કહેવાય જૈન જૈન મત ના બે સ્વીકારો જી આ શિખામાંથી ત્રણ જ માણસ જુદા પડે અને પોતાની જિંદગી ઉડાડે તો એક જ કહેવાય બે માણસ લગાડશે ને સાહેબ માણસ લગાડે તો ગત કહેવાય આમ હોવું જેમ તેમ લગાડી તો ભેગા કર્યા માણસ તો એક જ ઉભો થઈ ગયો બે માણસ થી થાય ભગવાને કહ્યું ઘાત કરવો હોય તો ત્રણ માણસ થી કરજો કે ભગવાને કહ્યું બનાવવાનું કહ્યું કે એમ ભગવાન ગત બનાવવાનું કહ્યું હા ભગવાને એવું કહ્યું હતું કે ગત કરો તો કાયદા જ કરે એમ કે ત્રણ માણસ થી ઓછા ના હોય <laughs> ત્રણ માણસ થી વધારે માણસ ભેગા ઉગાડી કે તારી માણસ કે એને વગાડી નથી દિગંબરે ગત ના કહેવાય પેલા સીધી છે પેલા એ છે તીવ્ર આચારી નાગા ના રહી શકાતું હોય તો કપડા બપડા પહેરે અને બાર ભૂસા રહેવાનું ના હોય તો જોયું ને સંસારમાં કપડા પહેરો ભાગી કરાય ખોટું નથી ખોટું ના કહે આગળ તો નહીં પહોંચ્યું એટલે આ શ્રીમદે કહ્યું છે આ ગચ્છ માટે કહ્યું છે શ્વેતાંબર દિગંબર નું નથી કહ્યું આપણે એમને વાપરેલા તમે જે ને અમુક જુદા પડેલા આપણે કાયદો કરેલો કે તારથી ઓછા ના હોવા એમની હાજરીમાં કરતા નથી કે એમ ભગવાન તમે બે હજાર થઈને કટ નહીં કરી શકો મિનિમમ પ્રાણભાઈ કે પ્રાણી મિનિમમ મિનિમમ પછી હજારો માણસ પછી હજાર આ તો ગત કોને કહેવાય એની ભાષા ના હોય એટલે સદવ્યવહાર ના આવે ને સમ્યક નહીં નહીં બુદ્ધિ ની વાત જ ક્યાં રહ્યું પોતાના મતે ઉભું કર્યું પોતાની કલ્પનાઓ પોતાની કલ્પનાઓથી પોતાના મતે તપ કરતા હોય તપ બધું કરે છે બધું કરતા હોય પણ પોતાના મતે અને પોતાની કલ્પનાથી પોતાના મતે અને પોતાની કલ્પનાથી એ અસત બુદ્ધિ થઈ ને કહેવાય પણ આપણે અસત બુદ્ધિ શું કહેવાય પોતાની મતે અને પોતાની કલ્પના કહીએ તો બધું સમજી જ ગયા અસત કહે તો ઝઘડા થાય બરાબર અસર શબ્દ બોલ્યા તો પછી હમાવારી શબ્દ વાર નહીં લાગે હમાવારી થઈ જાય દાદા પણ સમજણ બુદ્ધિ ને શું સમ્યક તરફ સમ્યક દર્શન તરફ લઈ જાય સર સમ્યક બુદ્ધિ કહેવાય સમ્યક દર્શન તરફ લઈ જાય સમ્યક દર્શન તરફ લઈ જાય એ સમ્યક બુદ્ધિ મિથ્યા દર્શન તરફ લઈ જતી હોય એને સંજય બુદ્ધિ કેમ કહેવાય અને સદબુદ્ધિ તો મિથ્યા દર્શન એ ઉપર લઈ જાય કે શું કરું મિથ્યા દર્શન જ છે સદબુદ્ધિ સદબુદ્ધિ એટલે શુભ શુભ કેવી રીતે મિથ્યા હોય શુભ દર્શન એ મિથ્યા કેવી રીતે હોય શુભ વ્યવહાર શુભ વ્યવહાર તે હોય મિથ્યા મિથ્યા હોય શુભ શુભ એટલે શું સારું કરો એનું ફળ નિશાકર કહેવાથી ફળ વાળું છે ફળ બુદ્ધિ અફળ છે તરફ લઈ જાય તમારી પાસે અમારી પાસે એક કલાક જ ઇન્ટરેસ્ટ થી આ હવે આવી એક કલાક જ રાત પકડી જાય તો એને સંજય બુદ્ધિ શરૂ થઈ જાય બીજ પડી જાય એક કલાક જેટલી ઇન્ટરેસ્ટથી તમે માગો છો એટલી તો તમે બુદ્ધિ રોગી પડી જાય પછી દાન દાદાશ્રી આપને સમ્યક બુદ્ધિ ની જરૂર ના પડે ને આપને સમ્યક બુદ્ધિ ની જરૂર ના પડે ને સમ્યક બુદ્ધિ આપણી જરૂર જ નહીં આપને પોતાને સમ્યક બુદ્ધિ ને સમ્યક જ્ઞાન નહીં રહેતું હું તો આત્મા જ રહું છું એટલે સમ્યક જ્ઞાન તો વિભાજન કહેવાય જ્ઞાન કરતું વિભાજન કહેવાય તમારો સંયુક્ત હોય શું કહ્યું તમને હવે કઈ બધી તમને સંયુક્ત હોય તો તમે તમે બધી અમારી પાસે ઉત્પન્ન થાય પહેલા શું કહેતા હતા એને કે જીન પાસે જીન દ્વારા જીન ઇલેક્ટ્રોનિક બધા જીવોના ઉપરી કહેવાય શું કહેવાય ઉપરી કહેવાય બધા જીવ હોય જીવ અને આત્મજ્ઞાની ના ઉપરી એવા જીનેશ્વર તીર્થંકર દેવ તો કેવડી ઉપરી ના કહેવાય બરાબર એટલે હવે એમની પાસે ચીનની પાસે કોઈ પણ માણસ આવ્યો નથી અને એક કલાક પણ માણસ કેવો હોવો જે વિચારવો અને ધર્મને લાગુ કરેલો માણસ હોવો જોઈએ શોધક હોવો જોઈએ અને એવો માણસ શું કરીએ કલાક બે એની પાસે જીની પાસે ત્યારે યથાર્થ જૈન થાય યથાર્થ જૈન થાય પણ એનું પોષણ પછી ઘણું ઉજવે જૈનનું રીત પડી જાગે છે ત્યાંથી જૈન પણ કહેવાય નામ જૈન કહેવાય નામ જૈન કહેવાય વ્યવહાર જૈન કહેવાય ભાઈ રસિકભાઈ એક પ્રશ્ન પૂછ્યો કે મારી બુદ્ધિ કેવી કહેવાય મારી મારી બુદ્ધિ કેવી કહેવાય એમ રસિકભાઈ પ્રશ્ન પૂછ્યો મારા વિશે મને નથી કયો પ્રશ્ન આત્માની વૃત્તિ એટલે મારે બોલતા હાથે સમજી જ જાય બધા બોલતા હાથે સમજી જાય તેના વાર લાગે તમને બુદ્ધિ કલ્પના નહીં તે નહીં કરે બોલ્યા બોલ્યા ને બોલ્યા બોલ્યા ને હા કેટલા લોકોને ચમચમાવું વાળી ચમચમાવું બીજું વાક્ય એનાથી તે નિશ્ચય નહીં થાય તે નિશ્ચય નહીં થાય કહેલું સંસાર તોડી નાખે એવું વાક્ય છે એવું છે આ ઊંચા બધા વાક્ય પુસ્તિકા વાંચ્યું બધા બરાબર વિવરણ કરવું હોય પુસ્તિકા નાની અને ભોગવેલની ગુરુતા આવું બધું પુસ્તક થાય એનું એ તો આના કરતા ચડી જાય તેવું વાક્ય છે વર્ડમાં આવું વાક્ય નહીં એટલે અમે અમે પણ એ લખી રાખ્યું છે ઘરમાં દરરોજ આ કારણ કે આવું જ્ઞાન થયું જ નહોતું કે ભોગવે એની ભૂલ ભૂલ ખોલા જવા રહ્યું નહીં કરતી આપણે એટલે જેવું એ તો ભોગવવાનું આવ્યું એટલે સમજી લેવાનું ને એમની છે ને કે જે પ્રાણી છે એ પ્રાણી પરિણામ નહીં પામ્યું હા બહુ બિલકુલ એ જ કરતા એને ગુજરાતીમાં બહુ સુંદર નિરૂપણ કર્યું છે ઇંગ્લિશમાં ત્યારે બીજી તો થાય બીજી રીત થાય બીજી રીત શરૂઆત થઈ જાય શરૂઆત બિગિનિંગ સમ્યક સ્વ પરથી જવાની શરૂઆત એમ સોળાવતી કરે ત્યારે સોળાવતી કરે ત્યારે લગ્ન કરતા પંદર વખત પૂછ્યું ઘણું આપ્યું આપી આ કરી લે તમારે સંતોષ ડુંગરજીભાઈ કહ્યું અને ચિંતા બિલકુલ ના થાય છોકરાઓ એવું મારે એટલે એવું પ્રાપ્ત થઈ ગયું એટલે પછી એમ દીકરા પોતાનો સ્વભાવ છોડે એ સ્વભાવ છૂટી મિથ્યાત્વ દ્રષ્ટિનો જે પ્રભાવ ભરે ત્યાં સુધી ભરે નહીં દ્રષ્ટિ ભરી આવા કરવાના જ નહીં આપણે પ્રશ્નોત્તરી છે મહાવીર ને ગૌતમ સ્વામી પ્રશ્નોત્તરી છે ભગવાનને ગૌતમ સ્વામી પૂછપૂછ કર્યું ને બધા જવાબ આપ્યા કર્યા તેથી આખું શાસ્ત્ર રચાયું છે કૃષ્ણ ભગવાનને અર્જુન કે આમાં અમે એમના સંવાદથી આ ગીતા છે એ છેલ્લો ચિત્ર કહેવાય છે પ્રશ્નોત્તરી છે પ્રશ્ન પૂછે પ્રવચન એ ના હોય પ્રવચન તો વચલા શીખને માટે રહેશે પ્રવચન હોય ને આ તો વચલા શીખને માટે નથી આ તો છેલ્લા શીખને માટે બધી સામગ્રી છે બધી લાસ્ટ શીખું એક જ અવતાર બાકી એક કે બે અવતાર અત્યારથી મુક્ત જ થઈ જાય એ મુક્ત જ થઈ જાય એટલે પ્રશ્નો જ રીતે છે તમે ગમે તે પ્રશ્નો પૂછો વર્લ્ડ કોઈ પણ જાતનો પ્રશ્ન પૂછો ધ્યાન મળ્યા સમાધાન થાય છે અનન્ય સિંધે જો માં વ્યક્તિ સુધાર પણ સ્મરણ કરવાનું છે